થઈ જાય ખાઈ જાય અને પિંડ બની જાય પિંડ થઈ જાય કે છે ગો લોખંડનો ગો હોય લાલ લાલ એની પર એક મન પાણી રેડ રેડ દેખાય બાદ નીચે કરાય કેમ ના કહેવાય આટલી ભરતી છે ત્યારે ગરબર એવો કેવાય આત્મા ના તે જતો દાદા આત્મા ખાઈ જાય આત્મા તો આત્મા તો કોણ ખાઈ જાય આત્મા ને અંગ્રેજો બધા આજુબાજુ છે તે સૂક્ષ્મ દે કાન દે મન બુદ્ધિ ચિંતા

કે સાડા આઠ વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે પણ એમને કીધું એ બરોબર કહ્યું છે એમને કીધું એ બરોબર કહ્યું છે દાદા ભગવાન પોતાના આવે નથી ગયો શું છે એ કહેતા નાખીએ એટલે તારી લોભની જમથી તૂટી જાય અને આવતા પહેલું ડ્રાફ્ટ થાય શું થાય હા એ ડ્રાફ્ટ કે કઈ રકમ ખબર જવાની શું કહેવાય આ રસ્તો સ્વામી

તમે હવે બે રૂપિયા સમજી ગયો બરોબર ચાર ખારે ચાલ દાદા ભેગા ભેગા જ છે બીજા પડ્યા જ નહીં ભેગા નહીં પેલા ભાઈ નું નામ લખી લેજો બીજા ભાઈ નથી ને બીજા ભાઈ એકદમ ના હતા ભૂલ દેખાય ખરેખર દેખાતી નથી ને બાજુ તક દેખાય અંદર તો એને ક્લિયર જ દેખાય કે દાદા એ મારા હિતના માટે દાદા બધાને હિતના માટે પોતાના જીવન માટે જીવતા ના હોય અને સાહેબ ભૂલ દેખાય તો મારો જ જાય અહીં અહીં ના આવે ગોળો થઈ જાય કોનો શું થાય ગાળો થઈ પણ શું થાય અંદર ખાલી નથી દેખાતી એની પણ આ ધીમે ધીમે આ ભૂલ નહીં દેખાઈ એના મનમાં પકડી આ મેં પકડ પકડી ખોટી થઈ એવું એવું પાસ પડી ગયું અને મન ના કરે ચાલે છે શું છે ના કરે જ્ઞાન ના પ્રમાણે જ્ઞાન ના કહે જ્ઞાન પ્રમાણે હા જ્ઞાન પ્રમાણે મન ના કહે પ્રમાણે ધરી ના જઈશ મારે જઈશ મન ના કહે ધોરણ ચાલે શું થાય માર ખાવો પડે એનું જાદુ પાટી છે દાદા ની પાસે રહેવા મળ્યું કેટલી બધી મહાલ થઈ આમાંથી એની અંદર આપતો નથી એટલે માલ નતો તો નહીં મેં કહ્યું જાહેર છે કહ્યું હા પણ ભાગી દાદા નું બધું દાદા બધું લઈ રહ્યા છે હા તૈયાર બધું તૈયાર જ હોય આગળ આ તો તમારે કલ્યાણ માટે શું છે માલકી એકલો દેશ ક્યાંથી ભેગો થાય છે જે દેશનો કોઈ માલિક નહીં એ દેશની સેવા કરે દર્શન કરવાનું માટે કામ કરી લે જલ્દી કામ કરી ને નીકળી જશે તારે ફક્ત કોક નવરા છે ને સારા મારા સારા સેન્સ છૂટી જાય ધીમે શું શીખવાડવું છે આગ્રહ સેન્સ તમારું પોતાનું પોતા પણ તો જ આત્મા થશે ને ત્યારે થાય પોતા પણ છોડી દે તારું તારું મારી પણ છોડવું નથી થયા છે ના થવાય આખું પોતાનું ના છૂટે એ તો જ્ઞાની નહીં છૂટે પણ આટલું આગ્રહ રૂપી તો છૂટે ને ગાળપણ એ હોય જેનું જગત ગાળપણ કે એ તો ભરતભાઈ મારી જોડે હતા એ સમાજમાં પૂછે ને પૂછે ત્યાર પછી હાથ દરેક કોઈ પૂછ્યું જ નહીં કાલે મેં વાત બહાર નીકળી ત્યારે કોઈ બોલ્યું જ નથી ભરત ભાઈ ક્યાં છે ક્યાં કોઈ અક્ષરે નહીં જન્મ છે એમાં ચિત્તોપટમાં નહોતા સિલેબસ નહોતા એવું કાલે મેં છે વાત કરી જગત જ ઘૂસી નાખશે વાર ના લાગે તમારો જો હોય અહીંયા આગળ ના જતો જગત રાખ જગત તરફ ભૂલી રહેશે તમારી જોડે હોય તો હતી વેલ્યુ ક્યાં હતી જોડે હોય ત્યાં સુધી કશું કઈ રહ્યું એટલે બીજામાં ઉડી આવી નથી એક અક્ષરે ભલે શબ્દ બોલાવ્યું ને આજે કાલે જ સંભાળી રહ્યું હતું એટલા મહાન કહ્યું એ ખબર આવી છે અમદાવાદ થી આવી ગયો છે કે તારે હવે હવે પછી એ તો આપણો જ માણસ છે એની પછી આપણે જ રસ્તે લાવવા પણ તે આસ્તે આસ્તે પછી અવરું ના હેડે કેવું હડે એવું અવરું હડે વાર ના લાગે ને માણસ ને અવરું હેડવાનું બહુ ફળ લાગે તો પણ સમજી શકે તો બધા બીજા કોઈ નથી કરી શકે આ મારામાં મલકો નહીં ભેગો હોય તો નથી રહે કે છૂટો પડે એટલે મારા કહેવાય ભેગો રહે ત્યાં ભેગો રહે ત્યાં સુધી જેને એક અક્ષરે કોઈ બોલ્યું ભારત ક્યાં છે શું છે ક્યાં ક્યાં ગયો તપાસ બધા કઈ જતા ભરતભાઈ આવો ભરતભાઈ ભરતભાઈ ભરતભાઈ બહુ સારા પણ મારા હે મણકા પછી મારા ગયો શું કહ્યું તને અંદર મોક્ષ ગયું હોય તો એક્સેપ્ટ કરે ના ના કરે ચાલે આપણે તૈયારી કેટલા વાગ્યા મોટી મોટી હા વિવેક કેવું બધાને વિરોધ ગયો કે તમે વિરોધ કરતો ને એની બુદ્ધિ ત્યાં લાગો બધો ખરે તમારી જોડે તક છે હજુ આપણે જ્ઞાન નો પક્ષ રાખ્યો હતા સંસારી પક્ષ છીએ આપણે આમાં વ્યવહાર માંથી આપણે કઈ બાર પછી

મને એમ કે છે कुछ गए જાય વોશરૂમ થઈ ગયું બરોબર વાયુ તેજ આપણી ભૂલ હતી જે દુકાનમાં જે માલ નથી ક્યાંથી મળે એ ભાઈએ ભાવ ઉઠી ગયો એટલે તો કશું ગયો નહીં ગયા કઈ ભૂખમાં છે ને તારે ભૂખમાં કેમ ઢીલા થઈ ગયા છે કીધું આ બધા સાચી સત્તા હતો એનું કામ થઈ ગયું આ હાથમાં પાણી આવી ગયું બંધ કરી જિંદગી નહીં ભૂલું દાદા ભગવાન હવે આખી જિંદગી દાદા ભગવાન ને નહીં ભૂલું કે ના થોડે બસો ની ભાવના બસો ની ભાવના આપીએ મારે જવાબદારી થઈ હતી પણ એ ગુજરાત નથી એવું સ્વીકાર કર્યો કચરા વાંચી લેવું પણ ખબર તો દાદા ક્યાં છે ખબર ન શું કરે દાદા ક્યાં છે એ ખબર ન હોય દુકાન જાણી ન હોય આપણે આવું જ્ઞાન ના હોય અમુક ઓળખ્યો નહીં એવો અમુક ઓળખ્યો અમુક ઓળખે તો ઘણી વખતે આપણી પાસે એવા યુવા આવે છે કે જે લોકો દાદા વાત છે એ પાકરા પર હસ્તા કરી જાય છે એવા લોકો આવે છે કે દાદાની પાંચ કલાકો વાત કરીને સમજી જાય તો એ લોકો દાદા એવા બે ઘણા લોકો છે દાદા તેથી ભગવાને ને સરળ સરળ ને સરળ તો એવા લોકો જે જગતમાં છે એ લોકો દાદા કેમ મળે આ દાદા નું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય ઘણા લોકો ઘણા લોકો નથી કરોડો અવતારે કરોડો અવતાર ઈચ્છા મળે નથી લાખ માં આવ્યા છે મેં તમને કહી દીધું લાખ માં આવ્યા કયા લાખ આવી દાદા બાલકી તમે બેસતો જુઓ ભગવાન દાદા કૃપા ના ઉતરી કૃપા ના ઉતરી માત્ર સારી જરૂર બહુ કૃપા ઉતરી જે મહિના મહિના ની અંદર તો પાછા ફરી આવી ગયો ઘેર બેઠો ઘેર બેઠા તાર કાગળ લખવાનું પડે નહીં લઈને આવ્યા છે કાલે નિમિત્ત છે લઈને આવ્યા એટલે કઈ પાંચ મિનિટ ને નિમિત્ત છે આપણું આપણે જો કરતા હોય કર્યા કરવાનું કરવું થાય છે ખોટું થાય છે એની ચિંતા નહીં કરવાનું તમારે કર્યા આ લાભ ને લઈ લો બરાબર લઈ લીધો છે લાખ આવ્યો છે તો લઈ લીધો છે હા લાખ લાખ માણસો બરાબર પડી નહીં પડી બે ત્રણ લાખ માણસો કામ કરી ગયા કૃષ્ણ ભગવાન ને લાભ થોડા ગાળા લઈ શક્યા કેટલી ગોપીઓ આખો દાડો કૃષ્ણ કૃષ્ણ એવું આપડે તો અહીંયા આખો દાડો દાદા આ લાગ માં આવેલા સંપૂર્ણ ભગવાન પ્રગટ છે સંપૂર્ણ બ્રહ્માંડો નાથ બહુ આ એક વિચાર બે આ તો પહેલો પાછલો પરિચય છે ને એ ભૂસાવો જોઈએ ને જેટલું ગુસાય એટલું આપણું બાકી મરેલો માલ કેમેરો એવું પાણી હોવું હોય હા એમની તો એ રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે એટલું સમજે છે એટલે હું જતો આવી ત્યાં તો અટકાવી શકીએ બધા કઈ નહીં ચાલ બધા રોજ કે બધા ખોટો ત્યાં એમ મન બહુ રહ્યો હતો શું થાય પડી ગયો પોતે પોતાને જોયા ત્યાં ગયું કોણ કરે છે જાણવું ક્રિયા કોઈ મળતી છે તમામ પૈસા કરી સુધારો થાય apa besar ramah sih? Cari dengar dulu ya, cari dulu. Kita penjasi soalnya masih belum પરીક્ષા થાય pero la humanidad Wilson gọi nhiều mà phải cho nào không ạ Salam atma, salam tinggal. લોકો ગાળા ગાળ કરવા મળી એટલે બધા ફિલ્મમાં જ ઉભા રહે બહારના લોકો ગાળા ગાળ કરવા મળી પથરા નાખો સંયમ ન રહે એમ મારે કે આ તો બધા કરે બધા સંયમ રહે એ તો જોવા મળે જમવા સુંદર આચાર અસલ અને સંયમી જો આચાર ગમે તેવા હોય તો લખજો આતંક સૂર્ય છે આતંક સૂર્ય એટલે એની શું નીકળી જાય છે ધીરજ કહેવાય અસ્થિર કહેવાય તો આવે છે નથી એ બુદ્ધિથી આવે છે બુદ્ધિ બુદ્ધિથી હા જે એટલે બુદ્ધિ નો રજ એટલે બુદ્ધિથી બધો ઉત્પન્ન થયેલું એટલે મૃત્યુ જે આવે છે માટે સંસારમાં વખાણ છે સંસારમાં સંસારમાં વખાણ છે ધીરે ધીરે ચાલે ને ધીરે ધીરે શું કરવાનું કોણ જોતા બોલે ભાઈ હા બોલ જોતા ધીરે ધીરે ગુજરાતમાં છે સાચું કેમ બધા લોકો ધીરજ ધીરજ ને જ કેવી છે લોકો એના સંસારી કામ કરે છે અને આ વ્યવસ્થિત નું દાદા જ્ઞાન થયા પછી ધીરજ સહેજે રહે છે એ તો વ્યવસ્થિત જ પોતે રાખે છે ભ્રાંતો ના હોય તો એ લક્ષણ ભ્રાંતો એ વ્યવસ્થિત પોતે પણ ધીરજ આમ ધીરજ નહીં સમજણ એવી છે કે તમારે કશું એ બાજુ વિચારવાનું ના રહે તો ભવિષ્યમાં અગ્રસૂચ બન અગ્રસૂચ એટલે દાદા એ વિચાર એટલા માટે આવ્યો કે દાદા પહેલા દાદા પાસે આવ્યો છે પહેલા જરા અધીરજ જેવું હતું ધીરજ રહે અને દાદા પાસે આવ્યા પછી આ વ્યવસ્થિત નું દાદાનું એવું જે સમજાયું ત્યાં પછી સહેજે ધીરજ રહેશે કે ધીરજ હશે તમને લાગ્યું લાગ્યું પછી તમે ધીરજ શબ્દ કહો બીજો ધીરજ કઈ જરૂર નહીં જરૂર ઘણા નામ ધીરજલાલ નામ પાડે ને તો મરી ગયા બધા શું કહ્યું હા બંધ કરી દઉં ગરમી આવે ગરમ ગરમ બસ તો શું રહે છે પૂછો વ્યવસ્થિત ને જ્ઞાન થી ધીરજ જ્ઞાન કોઈ શબ્દ ના વાપરીએ તો આ વ્યવસ્થિત ના જ્ઞાન ને લીધે જે અંદર જે રહે છે ધીરજ વાપરવાનો એને એક્ઝેક્ટ આપણે શું કહી શકીએ એને આ જે વ્યવસ્થિત નું જ્ઞાન થયા પછી જ્ઞાન રહ્યા પછી એ જે અંદર એક જાતનું પેલા જે બારે વારે જે અભિરસ થઈ તેના બદલે સ્થિરતા કહેવાય એ સ્થિરતા કહેવાય હા તે આત્માની સ્થિરતા ક્યારે થાય એનાથી જ ઉત્પન્ન થાય અસ્થિર જ રહ્યા કરે ધીરજ હોય તો અસ્થિર ધીરજ કરતા સ્થિરતા મોટી સ્થિરતા મોટી આત્મા એ છે વ્યવસ્થિત અંદર ચિંતા ગુણ ભય ભય બધું સુધી જાય દૂર ભય છોડાવડાય દૂર ભય ના છોડાવડાય આ વ્યવસ્થિત ભય છોડાવે ભય છૂટે ચિંતા આપણે બધું પેલી બાજુ કશે આ બધી વાત શું કરું નાનો ના બીજી વાત નાનો એટલે પેલું જેમ જેને અનુભવ થાય છે તે તો બરોબર છે એ પણ એનો બીજા કોઈને ખ્યાલ જ નથી આવી શકતો કે આ લોકો આટલા બધા નિશ્ચિત કેવી રીતે રહે છે એવી રીતે કારણ કે અગ્રસ્ત હોય તો આ દુનિયામાં કહી દે નહીં આ આ માર્ગ આપતો અગ્રસ્ત હોય કરવાય નહીં જ્ઞાનીને અગ્રસ્ત હોય એ ભેદ થાય તો જ્ઞાન છે ને અને જે એવું ના પડે મૂકીને બેઠા હોય તો ચાલે ટીકા ભાઈ ભાઈ ભાઈ છૂટી જાય ત્યારે ટીકા આવે ભાઈ છૂટી જાય ત્યારે વ્યવસ્થિત ભાઈ છૂટી જાય ત્યારે ગ્રહ આ વ્યવસ્થિત જયારે છેલ્લામાં પેલું છેલ્લું સમજાશે જેવું જ્ઞાન સુધી આ વ્યવસ્થિત સમજાતું સમજાવું વ્યવસ્થિત કેવી રીતે છે કેવા રીતે છે શું છે અત્યારે તમને વ્યવસ્થિત આપ્યું તો આ રીતે છે જે જ્ઞાન આપ્યું તે રીતે અને હવે તમારે કોઈ જતો વ્યવસ્થિતનો જે કાર્ય થઈ રહ્યા છે એ વ્યવસ્થિત રીતે જતો ના છે તેમાં તમારે કોઈ જતો કરતા નથી એવું જાતે જોઈને કહીએ છીએ એટલે તમારે એ બાજુ ચિંતા રાખવી તમે તમારો વિચાર જેવું વિચાર તમે તમારું કાર્ય કરો શુદ્ધ આત્માનું છે ધીરે ધીરે ના તમારું કાર્ય કરો આમાં કઈ હરકત આવશે અને આમાં આવેલી હરકત ભગવાન થી પણ ખસી રહી નહીં શું કહ્યું હરકત ભગવાન થી ખસી રહેતા પછી ભગવાન શું ભગવાન શું કહ્યું હવે દાદા એ જે નું કામ હવે તમે તમારી માટે કયા કરો શુદ્ધાત્માનું હવે તમે કામ કર્યા કરો એટલે આ જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી બીજું કઈ જ નહીં કઈ નહીં અને જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ જગતીની પ્રકૃતિ શું કરી રહી છે એ જોયા એ જોયા કરો એ જ્ઞાતા દ્રષ્ટા અમે ગાડી આવે ત્યારે આમ થશે તેમ આપણે જોયા જોયા કરવું પડે કરવું પડે પૂગલ પર્યાય પોતાની પ્રકૃતિ છે પોતાની પ્રકૃતિ જોયા કરે તો પછી પ્રકૃતિ બદલાય ખરી કે સહજ થાય આપડે વાંધો બોલાવી આપડે આપડે આપે છે ને ટેકો આપે બચાવ કરે ટેકો આપે મને તો દ્રષ્ટિ ચાલી એ બધી ભગવતી એ દ્રષ્ટિ ચાલી ત્યારે આ છોકરાઓ શું મારી ખબર નથી પોતે અમે શું કરી રહ્યા છીએ ખબર નથી એ આ પ્રકૃતિ જે ચાલો મળી તેને હું કરતો હતો એ પ્રકૃતિ જોયા કરતા હતા પ્રકૃતિ આપણું જ જોતું આપણું કર્યા હે ને પ્રકૃતિ ગયા કે પ્રકૃતિ છોકરા આવું ના કરવું જોઈએ છોકરાને ખબર નથી તેથી સમજણ નથી તેથી આવું કરવું જોઈએ પોતાને ખબર નથી અમે બધાનું કશું જાણ હું જાણતો જઉં એક બાજુ પ્રગતિ જશે વાતો કરતી જાય આયુષ્ય આયુષ્ય પ્રકૃતિ કોઈ ભાડો એવું કેવું જ્ઞાન સ્વરૂપ છે કેવું જ્ઞાન સ્વરૂપ કેવું જ્ઞાન સ્વરૂપ નું કામ કરતા છતાં એ તમને વાર્તા કરતા છે મોટી દેવી શેર ચાલે ને તરફથી એમ ભાઈ નીચે મેં કહ્યું આ શું हल्का तो कभी से ठीक હોય બધા વાળીનો એટલે ઉપાય બધી બતાવી દીધો ચાર રૂપિયા બધા ભેગા થયા કરી હજાર રૂપિયા વધારે થતો થાય વધુ નહીં રસ્તાને પર સુધારજો તો બગડેલી સુધારવી પછી પહેલા બગડી જ નથી એવું કોઈ ખબર પડે બગડી નથી બધા બગડે તો બગડે આપણે આપણે કોઈ યાદ ના કે તમે પતિ જય ગયું વિધાન થઈ ગયું ભાઈ રગત ચાલતો શું નથી કરતા શું નથી ગમતું એ બધી ગમે એવું નથી ગયું બીજી કદાચ શું નથી કરતો મેળવી મેળવી પછી પાસે એને જોઈએ એને જોઈએ એટલે બધા વધે છે ને આ બધું બધું બધું છે તમે તો જુદા નથી કરે બીજા આ રીતે આપણે જે એવું કીધું કે આ મેં ભૂલ કરી છે હવે આપણે સુધારો તો કામ કરનાર માણસો ને કેટલી બીજા સાહેબ એવું છે શું અત્યારે અવરો વિચાર ના આવે લાગે તો મારું આવું ઠંડુ હતું મારું આવું કરું તો જરા કથન કરો આવે એવું છે સારા માણસ પછી ગભરેલી ભૂલ થાય તો ભૂલ તો બે માસ ની કહેવાય શું કહ્યું

કાતો નું વિતરણ તો પૂરું કરી ગયા કરી ગયા શું કહો તે તરફ જાઓ શું કહ્યું આપણા નિમિત્તના આજે હા આપણું આપણું ગ્રહણ કરવાની વસ્તુ ના ગ્રહણ કરવાની વસ્તુ નથી એ આવેલો નિકાલ કર્યો પછીના જે બધા જે માટે મોટું દર્શન નું નિમિત્ત રહેશે ઘણું ઘણું ઘણું કહે ઘણું જોઈ શકીએ એવું નિમિત્ત મને સમજાય બીજા બધા બીજા બધા રિલેટિવ કરતા રિલેટિવ ઘણું ઓછું સારું કહેવાય આપણે આપણે તો આપણે મોટો હોય છે એમ કે આ અવતાર મોકલી રહ્યું તો આપણી આ કટ્ટગતિ તો અમે બધા પામ્યા ને પામે તો પામે તો અમે બધા કેવી રીતે પામવાના જીવો બધા પામે જ નહીં અને પછી બીજા હજુ પામશે ખર્ચો છૂટતા સવા બધાની ખર્ચો છૂટતા તમને જો હોય બાળકો તમારી સિગરેટ ના એક હતો બીજાનો એક બીજો